સ્વામ થયું આ બે જણા કેવા મૂર્ખા છે ઘોડો એમનો છે પણ કોઈ ઘોડા ઉપર બેસતા જ નથી પછી જગતને હાથ જોડે આ જગતને કોઈ રાજી કરી શકતો નથી તમારા મનને શાંત રાખવું હોય તો કોઈ દિવસ એવી ઈચ્છા રાખશો નહીં બધા મારા માટે સારું બોલે અરે કેટલાક જીવ તો એવા છે ભગવાનના માટે સારું બોલતા નથી આપણા માટે બધા સારું કેવી રીતે બોલે પરમાત્મા તો નિર્દોષ છે સર્વ સદગુણ સંપન્ન છે તો શ્રી રામ શ્રી કૃષ્ણના માટે કેટલા સારું બોલતા નથી આપણા માટે ઘણા દોષ ભરેલા આપણા માટે લોકો જે કંઈ ખરાબ બોલે ને તે ઓછું બોલે મારી લોકો નિંદા કરે છે તે બહુ ઓછી નિંદા કરે છે વધારે કરે તો સારું રામાવતારમાં રામચંદ્રજીને એવી ઈચ્છા થઈ લોકો શું બોલે છે તે મારે સાંભળવું છે એ સીતારામજી દુઃખી થવા પ્રભુએ કૃષ્ણ અવતારમાં નિશ્ચય કર્યો છે જેને જે બોલવું હોય તે બોલે મને યોગ લાગે તેવું કરીશ આ સો હજાર રાજકન્યાઓ સાથે હું લગ્ન કરું તો કેટલાક જીવો મારી લીલા કરશે ભલે કરે આ હજાર રાજકન્યાઓ ક્યાં છે કેવી રીતે જીવન પૂરું કરશે શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર લીલા સો હજાર રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે પ્રભુએ વિચાર કર્યો રોજ એક લગ્ન કરું પણ જેનો છેલ્લો નંબર આવશે એને બહુ પ્રતીક્ષા કરવી પડશે શ્રી કૃષ્ણ મહાયોગી છે સો હજાર રાજમહેલ પ્રગટ કર્યા છે સો હજાર મંડપ પ્રગટ કર્યા છે સો હજાર શ્રી સ્વરૂપો છે અરે શ્રી કૃષ્ણ સો હજાર બને તો શું આશ્ચર્ય છે પ્રભુએ તો એવી ગમત કરી ગોળ મહારાજજીના લગ્ન થતું નથી પ્રત્યેક લગ્નમાં ગોળ મહારાજની જરૂર છે આપણા ભારતમાં જે લગ્ન થાય છે એ ધર્મના માટે લગ્ન થાય છે પરદેશના લોકો જે લગ્ન કરે છે તે ભોગ માટે લગ્ન કરે દેવ બ્રાહ્મણ અને અગ્નિ આ ત્રણની સાક્ષીમાં લગ્ન થાય અને તેથી લગ્નનો ભંગ થઈ શકે નહીં લગ્નના સમયે દેવ છે બ્રાહ્મણ છે અને અગ્નિ પણ છે ગુણ મહારાજીના લગ્ન થાય નહીં પ્રભુએ તો એવી ગમત કરી યાદવોના કુલગુરુ ગરગાચાર્ય છે અને તે ગરગાચાર્ય પણ સો હજાર બનાવી દીધા શ્રીકૃષ્ણના સ્વરૂપ સો હજાર થાય તે શું આશ્ચર્ય છે પ્રત્યેક લગ્ન મંડપમાં ગરગાચાર્ય બેઠે જ છે ગોળ મહારાજને પણ સો હજાર બનાવી દીધા અને એક જ મુહૂર્તે સો હજાર રાજકન્યાઓ સાથે દ્વારા હરિપાધીશ શ્રી કૃષ્ણના લગ્ન થયા છે સોયા રાજકન્યાઓના એ સ્વામી થયા છે એ બધાને રાજી રાખે પણ કોઈ સ્ત્રીમાં જરા પણ આશક થયા નથી ઘરના લોકો દુઃખી ન થાય એની બહુ કાળજી રાખે પણ ખૂબ ધ્યાનમાં રાખજો આનંદ તમને કોઈ સ્ત્રી આપશે નહીં આનંદ તમને કોઈ પુરુષ આપી શકે નહીં આનંદ તમને પરમાત્મા ઘરના લોકો મને આનંદ આપશે એવી ઈચ્છા રાખશો જ નહીં તમારી ફરજ બજાવો આનંદ કોઈ સ્ત્રી પાસે નથી પુરુષ પાસે નથી આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે જ્યારે જયારે આનંદ મળે છે ત્યારે પરમાત્મા જ જીવને આનંદ આપે શ્રી કૃષ્ણ સો હજાર રાણીઓના સ્વામી થયા છે બધાને એવું લાગે છે કે શ્રી કૃષ્ણનો મારા ઉપર વિશેષ પ્રેમ પણ શ્રી કૃષ્ણમાં વૈરાગ્ય પરિપૂર્ણ છે અંદરથી પ્રેમ પરમાત્મા સાથે કરો અને બહારથી પ્રેમ જગત સાથે કરું છું એવું બતાવજો ઘરના લોકો સાથે પણ અંદરથી પ્રેમ ન કરો અંદરથી પ્રેમ ઈશ્વર સાથે ઘરના લોકો સાથે બહારથી પ્રેમ બતાવજો ખૂબ ધ્યાનમાં રાખજો ભગવાન વિના મારું કોઈ નથી સ્ત્રી મારી છે પુરુષ મારો છે એવું સમજે એને બહુ માર પડે એનું મરણ બગડે જેને તમે સમજો છો કે આ મારો છે એક દિવસે તમને છોડીને જશે અથવા તમે એને છોડીને જશો ભગવાન મારા છે ભગવાન મારા છે એવો ભાવ રાખીને વિવેકથી ઘરના લોકો સાથે પ્રેમ કરો જગત સાથે વિવેકથી પ્રેમ કરો ભગવાન મારા છે તે ભૂલશો નહીં અંદરથી પ્રેમ પરમાત્મા સાથે કરો અને બહારથી પ્રેમ જગત સાથે બતાવજો જગતને એમ બતાવો કે હું સંસારમાં ફસાયેલો સાધારણ જીવ છું અંદરથી પ્રેમ પરમાત્મા સાથે શ્રી કૃષ્ણ ગૃહસ્થ ધર્મનો આદર્શ જગતને બતાવે છે છ હજાર રાણીઓને રાજી રાખે બધાને એવું લાગે છે કે એમનો મારા ઉપર વિશેષ પ્રેમ અને બે ભેગી થાય તો તોફાન કરે છે ભગવાનના ઘરમાં સો હજાર રાણીઓ છે એ બધાને રાજી રાખે બધાને એવું થાય છે કે મારા ઉપર એમનો વિશેષ પ્રેમ છે બહારથી પ્રેમ બતાવે છે અંદરથી વૈરાગ્ય શ્રી કૃષ્ણ સમાન કોઈ મહાયોગી થયો નથી અને શ્રીકૃષ્ણ સમાન કોઈ મહાભોગી પણ થયો નથી યોગ અને ભોગ એ બંને વિરુદ્ધ થયો યોગી ભોગી થઈ શકે નહીં ભોગી યોગી થવા જાય તો પતન થશે શ્રીકૃષ્ણમાં યોગ પરિપૂર્ણ છે અને ભોગ પણ પરિપૂર્ણ સો હજાર રાણીઓના સ્વામી શ્રીકૃષ્ણ છે પણ શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ નથી શ્રી કૃષ્ણમાં વૈરાગ્ય પરિપૂર્ણ છે આનંદ એ કોઈ સ્ત્રી પાસે નથી પુરુષ પાસે નથી અનાસક્ત ભાવે પ્રભુએ ગૃહસ્થ ધર્મ કેવી રીતે ચલાવો તે જગતને બોધ આપ્યો બધાને એવું લાગે છે કે મારા ઉપર પ્રેમ છે પણ શ્રીકૃષ્ણને કોઈ સ્ત્રીની કે કોઈ પુરુષની જરાય જરૂર નથી એકવાર એવું થયું શ્રી રૂકમણીજીને થોડોક અભિમાન થયું એવું લખ્યું છે માતાજીનું અભિમાન શું થાય માતાજીએ તો આપણા માટે આ લીલા કરી જેને બહુ માન મળે છે એને જ અભિમાન ત્રાસ આપે વિદ્વાનને અને શ્રીમાનને અભિમાન ત્રાસ આપે જે મૂર્ખો છે જેને કોઈ માન આપતા નથી એને અભિમાન કેવી રીતે ત્રાસ આપશે માનના પાછળ અભિમાન ઉભો હોય બહુ માન મળે સારું નથી ભગવાન બધાને માન આપતા છે રૂકમણીજીને એવું થયું મારા વિના એમને ગમતું નથી મારા પાછળ પાછળ ફરે છે કંઈક કરવું હોય ને તો પહેલું મને જ પૂછે માતાજીને એવું અભિમાન થાય નહીં રૂકમણીજી તો સાક્ષાત મહાલક્ષ્મી છે માતાજીએ આપણા માટે આ લીલા કરી જીવને એવી રીતે અભિમાન થાય જીવ માન પચાવી શકે નહીં જીવ વખાણ પચાવી શકે નહીં માનવ સ્તુતિ પચાવી શકતો નથી નિંદા સહન કરવી થોડું સહેલું છે સ્તુતિ સહન કરવી બહુ કઠણ કથા અનેક વાર સાંભળ્યું હોય ને કે મારી કોઈ નિંદા કરે તો મને લાભ છે મારું એટલું પાપ ઓછું થાય મારી નિંદા કરનાર સુખી થાય રોજ મારી નિંદા કરે નિંદા સહન થાય પણ સ્તુતિ માનવને સહન થતી નથી સ્તુતિ સામે પછી એનો અભિમાન વધે છે માનના પાછળ જ અભિમાન બહુ માન આપતા હતા ને કે રૂકમણીજીને એવું થયું કે મારા અધીન છે મારા વિના એમને ગમતું નથી તે અભિમાન દૂર કરવા માટે લીલા કરી છે પલંગમાં દ્વારકાના શ્રી વિરાજેલા રૂકમણીજીએ સુંદર શૃંગાર કર્યો છે એકાંતમાં શ્રી સેવા કરે હાથમાં પંખો લઈને સેવા કરે રૂકમણીજીમાં થોડો અભિમાન આવ્યો છે હું અતિ સુંદર આટલી બધી રાણીઓ છે પણ મારા જેવી સુંદર કોઈ નથી સૌંદર્યનો થોડો અભિમાન છે જે અભિમાન આવે ને ત્યાં બધા દુર્ગુણ ભેગા થાય રુકમણીજી સેવા કરે છે શ્રી કૃષ્ણ પણ પોતાના શૃંગારને જ વારંવાર જુએ કેવો મારો શૃંગાર સેવાનો અર્થ એ છે આંખ અને મનને ભગવાનમાં રાખે એને સેવા છે આંખ અને મન ભગવાનમાં પરોવાયેલું રહે તો જ સેવા થાય કદાચ મન ચંચલ થાય તો ભલે થાય પણ આંખ ચંચલ ન થાય આંખ ભગવાનમાં રાખે આજે રૂકમણીજી સેવા કરે છે શ્રીકૃષ્ણની કૃષ્ણની ત્યારે પોતાના શૃંગારને જુએ કેવો મારો શૃંગાર છે રૂકમણીજી સેવા કરે છે શ્રી કૃષ્ણની અને ત્યારે સૌંદર્યનું ચિંતન કરે છે મારા જેવી સુંદર સ્ત્રી જગતમાં નહીં હોય એ મારા આધીન થયા છે મારા વિના એમને ગમતું નથી જગત કરતા જેને ભગવાનમાં સૌંદર્ય વધારે દેખાય એ ભગવાનની ભક્તિ કરે જેને સંસારમાં સૌંદર્ય દેખાય એ સંસારની ભક્તિ કરે ભગવાનને શરણે આવેલો જીવ ભગવાનનો જીવ અને તે જગત સાથે વધારે પ્રેમ કરે એ જ ભક્તિનો વ્યભિચાર વધારે પ્રેમ કરનારા એ પરમાત્મા છે જગત સાથે વેર ન કરો પણ જગતે વધારે પ્રેમ કરવા લાયક નથી એ ભૂલશો નહીં જગત સાથે બહુ પ્રેમ કરીને જીવ દુઃખી થયો જગત સાથે ગુણથી વિવેકથી પ્રેમ કરો વધારે પ્રેમ ભગવાન સાથે કરો ભક્તિનો અર્થ છે પ્રેમ ભક્તિ કરવાની એટલે જગત કરતા ભગવાન સાથે વધારે પ્રેમ કરવા ભગવાનને શરણે આવેલો જીવ ભગવાન કરતા જયારે જગત સાથે વધારે પ્રેમ કરે છે એ પ્રભુને સહન થતું નથી એને જ વ્યભિચાર કે છે ભગવાનનો જીવ અને ભગવાન કરતા એને જગતમાં સૌંદર્ય વધારે દેખાય એ જગત સાથે વધારે પ્રેમ કરે એ પરમાત્માને સહન થતું નથી રૂકમણીજી સેવા કરે છે શ્રી પણ સૌંદર્યનું ચિંતન કરે હું બહુ સુંદર મારો કેવો શૃંગાર છે પ્રભુએ તે અભિમાન દૂર કરવા માટે લીલા કરી છે રૂકમણીજીને કહ્યું છે તમે અતિ સુંદર છો તમારા જેવી સુંદર સ્ત્રી આ જગતમાં નહીં હોય પણ તમારી મોટી ભૂલ થઈ છે શું જોઈને મારી સાથે લગ્ન કર્યું છે એ જ મને ખબર પડતી નથી તારું અને મારું આખો જોડું થયું મારા માટે ઊંચા લાય તમે જ વિચાર કરો તમે રાજકન્યા છો તમે રાજમહેલમાં મોટા થયા છો અને હું તો એક ગોવાળનો દીકરો છું તમે જાણો છો ને હું તો વૃંદાવનમાં ગાયોના પાંચસો ઉઘાડા પગે રખડતો હું વૃંદાવનમાં ગાયોના પાંચસો રખડતો મોટો થયો છું હું ગોવાયેલો દીકરો છું અને તમે રાજાની કન્યા છો તમે ગોરા છો હું કઈ ગોરો નથી આવું મારું કદ એવું થયું તમે જ વિચાર કરો મોટા મોટા રાજાઓ તમારા માટે પાગલ થયા એકવાર રૂકમણીજી અમારા સામુ જુએ અમને નજર આપે રાજાઓ એવી ઈચ્છા રાખે છે આ બધા જ રાજાઓ મારી સાથે વેર કરે રૂકમણી હું તને ખરું કહું છું મને રાજાઓની બહુ બીક લાગે તમે જાણો છો ને મારું નામ રણછોડ છે રણછોડ એટલે બીકણ મને રાજાઓની બહુ બીક લાગી અને તેથી રણ છોડીને હું નાસી ગયો મને રાજાઓની બહુ બીક લાગે મારી જન્મભૂમિ છે મથુરા અને મને રાજાઓની બહુ બીક લાગે છે તેથી મથુરા છોડીને આ ખારા સમુદ્રમાં દ્વારકા આવીને હું રહ્યો મને રાજાઓની બહુ બીક લાગે રાજાઓ બધા મારી સાથે વેર કરે અને આ બધા જ રાજાઓ તમારી સાથે પ્રેમ કરે ભગવાનની ભાષા ગુઢાર થતી ભરેલી ભગવાન રૂકમણીજીને તે છે રાજાઓ તમારી સાથે પ્રેમ કરે રાજા એટલે જે રજોગુણી છે ગીતાજીમાં વર્ણન છે રજોગુણ એ કામનો બાપ છે કામની ઉત્પત્તિ રજોગુણમાંથી થઈ કામએશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવા રાજા એટલે જે અતિ કામી વિલાસી જીવ વિલાસી જીવો એ લક્ષ્મી સાથે પ્રેમ કરે છે પણ લક્ષ્મી પતિ સાથે વેર કરે બધા રાજાઓની બહુ બીક લાગે અને તેથી હું મારી જન્મભૂમિ મથુરા છોડીને દ્વારકામાં આવીને રહ્યો છું દ્વારકા એ બ્રહ્મ વિદ્યા છે ભગવાન કહે છે વિલાસી લોકોની મને ભીક લાગે છે નિરાશી લોકોના સંગમાં રહીને મનને પવિત્ર રાખવું એ અશક્ય છે માનવ સમાજમાં રહીને માનવ થવું એ સહેલું છે વિલાસી લોકોના સંગમાં રહીને વાસનાનો વિનાશ કરવો એ અશક્ય છે મને રાજાઓની બહુ બીક લાગે છે એનો અર્થ એ છે વિલાસી લોકોની મને બહુ બીક લાગે અને તેથી હું દ્વારકામાં બ્રહ્મવિદ્યામાં આવીને રહ્યો દ્વારકા એ બ્રહ્મવિદ્યા છે બ્રહ્મનો અંત નથી તેથી બ્રહ્મને પરમાત્માને અનંત કહે છે સમુદ્રનો પણ અંત નથી સમુદ્રમાં રહેલી દ્વારકા એ બ્રહ્મ વિદ્યા છે ભગવાન વિલાસી લોકોથી દૂર રહે છે વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે રાજાઓ લક્ષ્મી સાથે પ્રેમ કરે છે વિલાસી લોકો લક્ષ્મી પતિ સાથે વેર કરે છે રાજાઓ તમારા માટે પાગલ થયા છે આ રાજાઓ તમારા વખાણ કરે છે અને મારી નિંદા કરે ભિક્ષુભિશ્લાઘિતા મુધા મને તો કોઈ સ્ત્રીની જરૂર નથી મારો વંશ વધેવી મને ઈચ્છા નથી એકાંતમાં રહીને ધ્યાન કરનાર ભક્તિ કરનાર સાધુ સંતો મને વાળા લાગે છે એમને હું વાલો લાગુ સાધુ બ્રાહ્મણો મારા વખાણ કરે રાજાઓ તો મારી નિંદા જ કરે અબ સાધુ બ્રાહ્મણો એવા હોય કે જેનું ખાય ને એના ખોટા ખોટા વખાણ કરે આ સાધુ બ્રાહ્મણોની પૂજા કરવાની મને ટેવ છે સાધુઓને બ્રાહ્મણોને હું જમાડું છું એટલે બ્રાહ્મણો મારા વખાણ કરે છે ભિક્ષુભિષ્ટ લાભિતા મુધા બ્રાહ્મણો મારા વખાણ કરે છે તે સાંભળીને તમે ભોળવાયા શું જોઈને મારી સાથે લગ્ન કર્યું છે એ જ મને ખબર પડતી નથી રૂકમણી હું તને ખરું કહું છું તમે બહુ સુંદર છો ને તમારા સૌંદર્યની કદર કોઈ રાજા કરશે શ્રી પૂર્ણ નિષ્કામ છે કામી પુરુષ સૌંદર્યની કદર કરે છે શ્રી કૃષ્ણ સૌંદર્યની કદર કરી શકતા નથી કારણ શ્રી કામનો સ્પર્શ નથી કામી જીવ સૌંદર્યની કદર કરે શૂરપણખા બની ખનીનો શૃંગાર કરીને રામજી પાસે ગઈ રામાયણમાં એવું લખ્યું છે શૂરપણખાને પ્રભુએ નજર પણ આપી નથી સામું જોતા જ નથી શૂરપણખા તનને શૃંગારે છે સબરી માએ મનને શૃંગાર્યું સબરી સાથે રામજી પ્રેમથી વાતો કરે સબરી માને જુએ છે સબરીમાં જે આપે છે તે રામ આરોગે શૂરપણખાને નજર પણ આપતા નથી શ્રી રામ અને શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે કામે પુરુષ સૌંદર્યની કદર કરે છે પરમાત્મા નિષ્કામ હોવાથી એ સૌંદર્યની કદર કરી શકતા નથી રૂકમણી તમે અતિ સુંદર છો તમારા સૌંદર્યની કદર મારા ઘરમાં નહીં થાય મને કોઈ પણ સ્ત્રીની જરાય જરૂર નથી મારો વંશ વગેરે મને ઈચ્છા નથી હજુ શું હોઈ ગયું છે તમે કોઈ રાજાની રાણી બનો ને તો તમે સુખી થશો તું અહીંથી જા મને તારી જરાય જરૂર નથી જયારે આવું બોલ્યા છે ત્યારે રૂકમણીજી બહુ ગભરાયા મારો ત્યાગ કરશે કે શું રૂકમણીજીને થોડી મૂર્છા આવી આ શું સાંભળું છું મૂર્છામાં પડવાની તૈયારીમાં છે પ્રભુએ તો જોયું કે દાવાની અસર તો બહુ થઈ ગયું પડવાની તૈયારીમાં છે ને તે રૂકમણીજીને ઉઠાવીને પલંગમાં સુવાડી પસીનો છૂટ્યો છે એ રૂમાલથી લૂંટે છે અને પછી તો પ્રભુએ પંખો હાથમાં લીધો અને ભગવાન રૂકમણી તેની સેવા કરવા લાગ્યો શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી રૂકમણીજીની સેવા કરે રૂકમણીજીને કહ્યું કે મેં તો થોડી ગમ્મત કરી ગુસ્સામાં તમે કેવું બોલો છો એ સાંભળવા માટે મેં વિનોદ કર્યો તને સાચું લાગ્યું તું તો મને બહુ સાચું લાગ્યું છે તારા વિના મને જ્યાં ગમતું નથી ભગવાનને બધું આવડે વિષ્ણુ સહસ્ત્ર નામમાં ઠાકોરજીના બે નામ છે ભયકૃત ભીતિ નાશના ભગવાન જીવને ભય બતાવે છે જીવ જયારે ભાન ભૂલે છે જીવમાં અભિમાન આવે છે ત્યારે ભગવાન એને ભય બતાવે આપણા જેવો સાધારણ માનવ એને ભય લાગે ને તો ભક્તિ કરે માનવને ભય લાગે તો પાપ છોડે છે અને તેથી તો પુરાણોમાં નરકની કથા આવે આવું પાપ કરે છે અમુક નરકમાં જાય ભીતિ વિના ભક્તિ થતી નથી ભીતિ વિના પાપ છૂટતું નથી ભગવાન કોઈ કોઈ વખત જીવને ભય બતાવે એ ઘરમાં છોકરો બહુ તોફાન કરતો હોય ને તો મા કોઈ વખત બાળકને બીવડાવે પણ ખરેખર બાળક બહુ ગભરાય અને રડવા લાગે ને તો પછી મા એને છાતી સાથે પાસે મા એને પંપાડે ભગવાન મા જેવા છે રૂકમિણીજીને થોડો અભિમાન થયો હતો અને તે અભિમાન દૂર કરવા માટે ભય બતાવ્યો ભગવાન ભયકૃત છે અને ભીતિ નાશન પણ ભગવાન રૂકમણીજીનો અભિમાન ઉતરી ગયો અને ત્યારે પ્રભુએ રૂકમણીજીને બહુ માન આપ્યું જીવમાં અભિમાન આવે તો ઈશ્વર એની ઉપેક્ષા કરે છે આ જીવ સર્વ પ્રકારનો અભિમાન છોડીને પ્રભુને શરણે આવે તો ભગવાન જીવને પોતાના કરતા મોટો બનાવી દે રૂકમણીજીનો અભિમાન દૂર થયો ત્યારે ભગવાન બોલ્યા છે કે તારા વિના મને ગમતું નથી હું તારા આધીન છું મેં થોડી ગમત કરી હતી એને સાચું લાગ્યું રૂકમણીજીનો અભિમાન દૂર થયા પછી પ્રભુએ બહુ માન આપ્યું અભિમાન આવે તો ભગવાન ઉપેક્ષા કરે છે અભિમાન છોડીને જીવ શરણે આવે તો ભગવાન જીવને અતિ માન પણ આપે રૂકમણીજીને ખાતરી થઈ છે મને અભિમાન થયો હતો ને તે દૂર કરવા માટે પ્રભુ આવી દીધા કર્યા પછી તો રૂકમણીજી બહુ સુંદર બોલ્યા છે આપે જે કહ્યું તે ખોટું નથી તમારું મારું કદ એવું થયું રૂકમણીજીનો અભિમાન ઉતર્યા પછી રૂકમણીજીને ખાતરી થઈ કે ભગવાનના માટે હું લાયક નથી મૂર્ખાઓ બધા મારા પાછળ પડે અને જ્ઞાની પુરુષો શ્રી કૃષ્ણના માટે પાગલ બને ક્વાહમ ગુણ પ્રકૃતિ રત્ન ગૃહિત પાદા વિલાસી લોકો અજ્ઞાની લોકો લક્ષ્મીના પાછળ પડે જ્ઞાની પુરુષો લક્ષ્મી પતિના પાછળ પડે તમારા માટે હું લાયક નથી આપે જે કહ્યું તે યોગ્ય તમે જે છેલ્લું બોલ્યા ને એ મને ગમ્યું નહીં જે સ્ત્રીને તમારા દર્શન ન થાય એ સ્ત્રી ભલે કોઈ પુરુષ શરીર સાથે પ્રેમ થાય જે પુરુષનું શરીર મળમૂત્રથી ભરેલું છે અશુદ્ધ છે જે સ્ત્રીને તમારા દર્શન થયા નથી ભગવાનના શ્રીઅંગમાં બળ નથી મૂત્ર નથી રુધિર નથી હાડકું નથી ભગવાનનું શ્રીઅંગ કેવલ આનંદમય છે જેને તમારા દર્શન થયા નથી એ ભલે કોઈ પુરુષ શરીર સાથે પ્રેમ કરે જેને તમારા દર્શન થયા છે એને કોઈ પુરુષને કે સ્ત્રીને જોવાની ઈચ્છા જ થતી કૃપા કરો આજથી હું તમારી રાણી નહીં તમારા ઘરની સાવરણી રૂકમણીજીમાં દૈન્ય આવ્યું છે મારો ત્યાગ ન કરો પછી તો પ્રભુએ રૂકમણીજીને બહુ માન આપ્યું પરમાનંદ થયો એક અધ્યાયમાં વંશની કથા કરી પ્રધાન પુત્ર પ્રદ્યુમ્નજી છે પ્રદ્યુમ્નજીના પુત્ર અનિરુદ્ધજી થયા છે અનિરુદ્ધજીનું લગ્ન બાણાસુરની કન્યા ઉષા સાથે થયું ત્યારે ભયંકર યુદ્ધ થયું છે તે પ્રસંગ વર્ણન કર્યો ઉષા અનિરુદ્ધનું લગ્ન થયું એક અધ્યાયમાં મૃગ રાજાની કથા કરી આજે તો ઘડિયાળ ઉપર નજર રાખીને જ કથા કરવાની મૂળરાજાને કાચિકાનો અવતાર મળ્યો દેવનું ધન બ્રાહ્મણનું ધન સમાજનું ધન જે મોસરૂપમાં વાપરે એની દુર્ગતિ થાય બ્રાહ્મણનું ધન ઘરમાં જાણતા રાખ્યું હતું અને તેથી મૃગરાજાને કાચીડાનો અવતાર મળ્યો મૃગરાજાનો ઉદ્ધાર કર્યો બલરામજી વ્રતમાં પધાર્યા છે ત્યાં વિવિધ રાક્ષસ ત્રાસ આપતો હતો એને માર્યો દુર્યોધનની કન્યા લક્ષ્મણાનું લગ્ન સાંબ સાથે થયું તે પ્રસંગનું વર્ણન કર્યો કરુણ દેશનો રાજા પૌંડ્રક દ્વારકામાં યુદ્ધ કરવા માટે આવ્યો છે પૌંડ્રક રાજાને કાશી રાજાને પ્રભુએ સદગતિ આપી તે પ્રસંગ વર્ણન કર્યું એક અધ્યાયમાં નારદ પરિહાસની કથા મન એક સરખું રહેતું નથી કોઈ વખત મન બહુડાપણની વાતો કરે અને તે જ મન પછી કોઈ વખત મુહૂર્ત પણ થઈ જાય મન બગડતા વાર લાગતી નથી બહુ સાવધાન થઈને ભક્તિ કરો એકવાર નારદજીનું મન થોડું બગડી જાય નારદજીને એવું થયું બે ચાર સ્ત્રીઓના પતિની દુર્દશા થાય એકને રાજી કરવા જાય તો બીજી નારાજ થાય આ સો હજાર રાણીઓના પતિ થયા બધાને કેવી રીતે રાજી રાખતા હશે આ સો હજાર રાણીઓ સાથે કેવી રીતે વાતો કરતા હશે આ બ્રહ્મચારી મહારાજને કોઈ ગૃહસ્થના ઘરનો વિચાર કરવાની જરૂર છે કેવી રીતે વાતો કરતા હશે કેવી રીતે રાજી રાખતા હશે તમારે આ પંચાયત કરવાની શું જરૂર છે નારદજી બ્રહ્મચારી છે થોડું મન બગડ્યું સો હજાર રાણીઓના પતિ થયા બધાને કેવી રીતે રાજી રાખતા નારદજી જ્યાં જાય ત્યાં કલહ જગાડે નારદજીને એ ઈચ્છા કે ભગવાનના ઘેર કલહ જગાડું તો પછી હું નારદ ખરો નારદજી દ્વારકામાં આવ્યા રૂકમણીજીના મહેલમાં વિરાજતા હતા ત્યાં પધારે છે <coughs> ભગવાન ઉભા થયા પધારો પધારો તમારા જેવા સંત આવે ને ત્યારે અમારો ગ્રહસ્થાશ્રમ સફળ થાય આપે બહુ કૃપા થઈ નારદજીની પૂજા કરી ભોજન કરાવ્યું છે પછી નારદજીને પૂછે છે કે તમે કેમ આવ્યા શું કામ નારદજીએ હાથ જોડ્યા છે અને કહ્યું કે કંઈ કામ ખાસ નથી હું તો દર્શન કરવામાં ચાલે તો અંતર્યામી છે બધું જાણે ભગવાન સમજી રહ્યા કે આજે આ નારદ દર્શન કરવા આવ્યો નથી મારા ઘરમાં હળગાવવા માટે આવ્યો એની દાનક આજે થોડી બગડી છે કે તું દર્શન કરવા આવે છે ત્યાં દર્શન કરવા કર દર્શન હું તને દર્શન આપું નારદજી પાસે ઉત્સાહ સત્ય રામાજીના મહેલમાં ત્યાં શ્રી કૃષ્ણ વિરાજતા હતા પધારો પધારો બહુ દિવસ પછી કૃપા કરી બહુ દિવસે તમે આવ્યા બાળકજી વિચાર કરે કે રુકમણીજીના જે મારી પૂજા કરી તે કૃષ્ણ અને આ કૃષ્ણથી જુદા થઈ ગઈશું મને કે બહુ દિવસ પછી તમે આવ્યા શૃંગાર પણ જુદો દેખાય પધારો પધારો તે સ્વાગત થયું ભોજન કરો રુકમણીજીના ઘેર જમીને આવ્યા હતા તો પછી બહુ આગ્રહ કર્યો એટલે પાટલી થઈ ગયો ત્યાં પણ ભોજન કર્યું નારદજી ક્યાંથી ઉઠ્યા છે નારદજીએ વિચાર કર્યો જે રાજમહેલમાં શ્રી કૃષ્ણ ન હોય ત્યાં મારું કામ થશે જે રાજમહેલમાં શ્રી કૃષ્ણ છે ત્યાં મારું કામ થાય નહીં જે રાજમહેલમાં શ્રી કૃષ્ણ ન હોય ને તે રાણીને પછી હું સમજી જાય કે તારા ઉપર એમનો ક્યાં પ્રેમ તો ખાસ ખાસ રૂકમણી સરસુરામાના જ પાછળ પાછળ પડે તારા ઉપર એમનો કોઈ પ્રેમ જ નથી હું એ બધું એને સમજાવીશ કે રાણી રીસાય એ બહુ નાના જ થાય પછી ભગવાન એને કેવી રીતે રાજી કરે છે કે મારી જોવું આ બ્રહ્મચારી મહારાજને કોઈ ગ્રહસ્થના ઘરમાં આવી ખટપટ કરવાની કઈ જરૂર જેને બ્રહ્મચર્યનું પાલન કરવું હોય એ ગ્રહસ્થના ઘરનો વિચાર પણ ન કરે ગ્રહસ્થના ઘરનો વિચાર કરે કે વાસના જાગે મન બગડે છે નારદજી બ્રહ્મચારી છે નારદજીએ વિચાર કર્યો કે બહારથી હું તપાસ કરાવીશ અંદર ન હોય તો હું અંદર જઈશ એક રાજમહેલમાં નારદજી રહે છે બહારથી પૂછે છે કે અંદર છે કે હા વિરાજેલા છે શું કરે છે સ્નાન કરવા બેઠો એક રાજમહેલમાં નારદજી ગયા પૂછે છે કે અંદર છે કે હા વિરાજેલા છે શું કરે છે સંધ્યા કરવા બેઠો એક રાજમહેલમાં નારદજી ગયા પૂછે છે કે અંદર શું કરે છે કે અગ્નિમાં હોમ કરવા બેઠા એક રાજમહેલમાં નારદજી ગયા પૂછે છે કે અંદર છે કે હા વિરાજેલા છે શું કરે છે કે ગરીબોને બ્રાહ્મણોને દાન આપે એક રાજમહેલમાં નારદજી ગયા પૂછે છે કે અંદર છે કે કે હા વિરાજ વિરાજ શું કરે છે કે કોઈ મહારાજ આવ્યા છે એમની કથા સાંભળવા બેઠા ઘરમાં બુહારી ન કરે તો ઘર બગડે સત્સંગ ન કરે તો મન બગડે ઘરમાં જાણતા જાણતા ધૂળ આવે વ્યવહારનું કામ કરતા મન ઉપર ધૂળ પડે ગ્રહસ્થનો ધર્મ છે રોજ કથા સાંભળે તમે સારા પુસ્તક વાંચો છો એ ઠીક છે પણ જેનું જીવન બહુ સારું છે જેણે પાપ છોડ્યું છે જે સર્વકાળ ભગવાનની ભક્તિ જ કરે છે એવા સાધુ સંતના મુખથી કથા સાંભળો એ વધારે સારું સંતો જયારે બોલે છે ત્યારે પોતાનો અનુભવ મેળવીને બોલે છે એ અનુભવનું જ્ઞાન તમને પુસ્તકમાં મળશે નહીં ભગવાનનો એવો નિયમ હતો સાધુ સંતોને બોલાવે બ્રાહ્મણોની પૂજા કરે મહાજ કથા કરો અને એવી રીતે કથા કરો કે ગ્રહસ્થાશ્રમની પ્રવૃત્તિમાં ભગવાન ભૂલાય નહીં સર્વકાળ ભગવાન યાદ આવે આજે ધ્યાન યોગ ઉપર કથા કરો દાદાને વંદન કરતા નથી યશોદામાં જુએ અને કોઈ લાલાને વંદન કરે એ માને છે એમ શું લાગે છે ગૃહસ્થનો ધર્મ છે રોજ કથા સાંભળે ઇતિહાસ પુરાણાની શૃણવંતમ મંગળાની ચ નારદજી પૂછે છે કે અંદર શું છે શું કરે છે કે મહારાજની કથા સાંભળવા બેઠા મહારાજજીએ વિચાર કર્યો કે હું કંઈ કથા સાંભળવા આવ્યો નથી કલો જગાડવા આવ્યો હું અંદર જઉં ને તો કથા પૂરી થાય ત્યાં સુધી મારે બેસવું જ પડશે મારે અંદર જવું નથી એક રાજમહેલમાં નારદજી ગયા પૂછે છે કે અંદર છે કે હા વિરાજેલા છે કે શું કરે છે કે મોટા ભાઈ આવ્યા છે અને કઈ વાતો ચાલે બલરામજી સાથે વાતો કરે એક રાજમહેલમાં નારદજી ગયા પૂછે છે કે અંદર છે કે આ વિરાજે લગે શું કરે છે કે નાના નાના બાળકોને રમાડવા બેઠા છે બાળક સાથે રમતા ઘણું જાણવાનું મળે બાળકનું મન બાળકની આંખ નિર્દોષ હોય બાળક નિર્વિકાર ભાવે રમે છે ઘણા પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી તે બાળક સાથે રમતા અનાયાસે થાય બાળકની રમત નિર્વિકાર હોય એના આંખમાં પાપ નહીં એના મનમાં પાપ નહીં એ છલ કપટ કરવાનું જાણે જ નહીં ભગવાન બાળકોને રમાડે છે એવું લખ્યું છે કે બાળકોને રમાડવા બેઠા છે એક રાજમહેલમાં ગયા પૂછે છે કે અંદર છે કે આ શું કરે છે શું કરે છે એ ખબર નથી દરવાજો બંધ છે કે રાણી સદરકાશ સો હજાર રાજમહેલમાં ફર્યા છે પ્રત્યેક રાજમહેલમાં શ્રીકૃષ્ણ વિરાજતા અને પછી તો નારદજીને ખાતરી થઈ છે ચાલતા ચાલતા થાક્યો હજાર રાજમહેલમાં ફર્યા છે કે અંદર જવું ને તો થોડો આરામ મળશે અંદર ગયા ભગવાન વિરાજતા હતા પધારો પધારો બહુ કૃપા કરી બહુ કૃપા કરી સંત આવે ત્યારે ગ્રસ્થાશ્રમ સફળ થાય તમે ક્યારે આવ્યા નારદજી તો આવડે જાય ભગવાન બધું જાણે છે પાંચ છ કલાકથી રખડે છે બહારથી તપાસ કરાવે છે મને કદાચ અવરે જ હું તને ઓળખું છું નારદજીની પૂજા કરું અને પછી ઘરના નોકરોને દાસીઓને આજ્ઞા કરી તમે બધા બહાર જાઓ આ બાપજી સાથે મારે ખાનગીમાં વાતો કરવી તો બધા બહાર જાઓ તે બધાને બહાર કાઢ્યા અને અંદરથી દરવાજો બંધ કર્યો અને પછી નારદજીનો કાન પકડ્યો અને હવે નારદ નારદજી થોડા ગભરાયા અને બાપજી કે ક્યાં જવાનું અલગ અલગ અને તું આવે એટલે હું ઉઠીને ઉભો થઉં તારી પૂજા કરું એટલે કે તું મારાથી મોટો થયો નથી તું શું સમજે છે એટલે તો જગતને હું શિક્ષણ આપવા માટે આવું કરું તમારા આંગણે કોઈ સાધુ આવે બ્રાહ્મણ આવે તમે ભલે ઓછું આપો એ ખોટું નથી એને વંદન કરો માન આપો ગૃહસ્થનો એ ધર્મ છે આંગણે જે કોઈ આવે એને માન આપે કેટલાક તો એવા હોય છે ગાદી તકે બેહી ગયો તમને એવું લાગે છે કે માગનારો હલકો છે માગનારો હલકો નથી એને માન આપો ભલે ઓછું આપો તો ચાલે જગતને હું શિક્ષણ આપું છું સાધુને બ્રાહ્મણને ગરીબને માન આપો આવેલાનું યથાશક્તિ સન્માન કરો નારદ જગતને હું શિક્ષણ આપવા માટે તારી પૂજા કરું છું પણ હું તારી પૂજા કરું છું એટલે તું કંઈ મારાથી મોટો થયો નથી તું મને ભૂલી ગયો કે શું તારો મારો એક ખાનગી સંબંધ છે મારે વિચાર કરે છે તમારો મારો કોઈ ખાનગી સંબંધ તે મને કંઈ યાદ આવતો નથી તમારો મારો ખાનગી સંબંધ છે કે તું કોનો દીકરો છું નારદજીએ હાથ જોડ્યા અને કહ્યું કે બ્રહ્માજીએ મારા પિતા થાય હું બ્રહ્માજીનો પુત્ર છું નારદજીનો કાન પકડ્યો અને કહ્યું કે તારો બાપ એ મારો બેટો થાય છે હું તારા બાપનો બાપ છું તારો દાદો લાગુ છું મારું વૈભવ જોઈને તારે રાજી થવાનું કે મારા ઘેર કડા જગાડવાનું આજે તું કડા જગાડવા આવ્યો અંતર્યામીથી કઈ અજાણ્યું નથી નારદજીને ખાતરી થઈ શ્રી પરમાત્મા એક અધ્યાયમાં શ્રીકૃષ્ણની દિનચર્યા બતાવી ભાગવતમાં એવું લખ્યું છે દ્વારકાનાથ શ્રીકૃષ્ણ સો હજાર રાણીઓના સ્વામી શ્રીકૃષ્ણ સવારે ચાર વાગે પથારીમાં નથી એવું લખ્યું છે બ્રાહ્મણ મુહૂર્તે ચોથાય વાર્યુપસ્પૃશ્ય માધવ રાત્રે જલ્દી સુઈ જાઓ અને રાત્રિના સમયે ત્રણ સાડા ત્રણ થાય ને રાત્રે ત્યારે જાગી જાઓ બરાબર શુદ્ધિ કરીને ચાર વાગે તો આસને બેસી જાઓ ચાર થી સાડા પાંચ આ દોઢ કલાકનો સમય બહુ પવિત્ર માને મહાગોતમાં એવું લખ્યું છે સવારે ચાર વાગે આસનમાં બેસીને શ્રી કૃષ્ણ ભગવાન ધ્યાન કરતા એવું લખ્યું છે તમે પણ આવતીકાલે સવારે ચાર વાગે ઉઠો તો સારું અત્યારે સવારે થોડી થોડી ઠંડી પડે છે ને તો ઘણા લોકોને પથારીમાં જ મજા આવે સવારે ચાર વાગ્યા પછી જેને પથારીમાં મજા આવે ને એને ઉપર ગયા પછી બહુ માર પડે છે એને બહુ સજા થાય ખરો ભક્તિમાં આનંદ સવારે ચાર વાગે આવે ભગવાન ધ્યાન કરે છે એવું લખ્યું છે સંસારનું ધ્યાન કરવાથી જ મન બગડ્યું તમે બહુ દાન આપો ને તેથી તે બગડેલું મન શુદ્ધ થશે ને મન બગડ્યું છે સંસારનું ધ્યાન કરવા અને તે મન બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાનનું ધ્યાન કરે તો જ સુધરે છે પ્રાતઃકાલમાં નિયમથી ધ્યાન કરો જપ કરો પ્રાતકાલમાં એવો સંકલ્પ કરો કે આજે મારો નવો જન્મ થયો મેં ભાગવતની કથા સાંભળી છે આજથી હું ભગવાનનો થયો છું આ મેં પાપ છોડી દીધું છે હવે હું આંખથી મનથી જીભથી પાપ નહીં કરું પાપ છોડે એ જ મહાન પુણ્ય છે સવારે એવો સંકલ્પ કર્યો કે આજે મારો નવો જન્મ થયો આજથી મેં પાપ છોડી દીધો પ્રાતઃકાળમાં પરમાત્માની પ્રાર્થના કરવાની ધરતી માને વંદન કરી પછી ધરતીમાં પગ મૂકવાનું કરાગ્રે વસતે લક્ષ્મી પરમૂલે સરસ્વતી પરમદ્યેતુ ગોવિંદ પ્રભાતે કરદર્શન પ્રાતઃકાળમાં હાથના દર્શન કરવાના એવો સંકલ્પ કરવાનો કે મારા પ્રભુને ગમે એવું જ કામ આજથી હું કરું આજથી મેં પાપ છોડી દીધું આજથી મારો નવો જન્મ થયો છે પ્રાતઃકાળમાં એવો સંકલ્પ કરો ધરતી વંદન કરીને પચવી પડતું આ સુધરેલા લોકો કોઈ સવારે ઉઠતા નથી ધરતી વંદન પણ કરતા નથી એક સાહેબ અમને મળ્યા હતા અને કહેતા હતા કે તમે કથા ઠીક કરો છો પણ બહુ જૂના જમાનાની કથા કરો જમાનાને અનુસરીને તમે કથા કેમ કરતા નથી હવે પ્રભાતે પરદર્શનમ નહીં અમે તો સુધર્યા છીએ ને તો પ્રભાતે કપદર્શનમ કરીએ કેટલાક તો પથારીમાં પડ્યા પડ્યા જ પૂછે છે ચા મૂકી છે પછી સાહેબ ઉઠવાના છે કથા હસવા માટે નથી તમે બધા વૈષ્ણવ છો પ્રભુના પ્યારા છો ભાગવતની કથા સાંભળો ભાગવતમાં એવું લખ્યું છે દ્વારકાના શ્રી કૃષ્ણ સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરે સૂર્યનારાયણના પગને દાતણ કરે ને તેને સૂર્યનારાયણ સાપ આપે એની બુદ્ધિ બહુ બહુ બગડે છે વર્ણન કરો ભાગવતમાં એવું લખ્યું છે કે દ્વારકાનાથ શ્રી કૃષ્ણ સંધ્યા કરે એવું લખ્યું છે તમે કોઈ વખત દ્વારકામાં જાઓ ને તો યાદ રાખીને દર્શન કરજો જેવું ભાગવતમાં લખ્યું છે એવું આજે પણ દ્વારકામાં થાય દ્વારકામાં ભગવાનનો અખંડ નિવાસ છે ભગવાન દ્વારકા છોડતા નથી વૃંદાવનમાં ભગવાનનો અખંડ નિવાસ છે અને દ્વારકામાં ભગવાન અખંડ નિવાસ છે દ્વારકા છોડતા નથી જેવું ભાગવતમાં લખ્યું છે તેવું જ દ્વારકામાં આજે પણ છે ભગવાન સંધ્યા કરે सकारसन्ध्योपगमादिसत्तमः उतानलो બ્રહ્મવ્યજાપવાદ્યતા પ્રાતઃકાળમાં સંધ્યા કરે છે સૂર્યને અર્ઘ્ય આપે છે સૂર્યનારાયણ બહાર આવે ને ત્યારે હાથ જોડીને ઉભા રહેજો સૂર્યોદયના સમય બીજું કોઈ કામ કરશો નહીં ઉગતા સૂર્યના કિરણ શરીર ઉપર પડે અનેક રોગ મરે મન બુદ્ધિ શુદ્ધ થાય છે સૂર્યોદયના સમય હાથ જોડીને ઉભા રહેજો તમારા ઈષ્ટદેવ સૂર્યમંડળમાં વિરાજેલા છે એવી ભાવના રાખીને તેજોમય મંડળ સાથે ઈષ્ટદેવનું ધ્યાન કરો સૂર્યનારાયણ પ્રત્યક્ષ દર્શન આપે તમે આ લાઈટ બાળો છો ને તે સરકાર બિલ મોકલશે આ દસ દિવસની મુદત આપે છે તે મુદતમાં જ નાણાં ભરવા પડે હું તો પછી દંડ થાય આજ સુધી સૂર્યનારાયણે કોઈના ઘરે બિલ મોકલ્યું છે એવું કંઈ સાંભળ્યું નથી જે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરે એ સૂર્યનો ઋણી છે તમે કોઈ પણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરો પણ સૂર્યનારાયણની ભક્તિ કર્યા વિના બુદ્ધિ શુદ્ધ થશે નહીં બુદ્ધિના માલિક સૂર્યનારાયણ છે સૂર્યનારાયણ આરોગ્ય આપે છે ભગવાન સૂર્યનારાયણની ભક્તિ કરે છે એવું ભાગવતમાં લખ્યું છે ઉપસ્થાય અર્કમ ઉદ્યંતમ સૂર્યનારાયણને વંદન કરો સૂર્યનારાયણની સ્તુતિ કરો સૂર્યનારાયણને અર્ઘ્ય આપો કેટલાક લોકો એવું સમજે છે કે બ્રાહ્મણ હોય ને એ જ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે એવું નથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ગમે તે જાતનો હોય જે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરે એ સૂર્યનો ઋણી છે સૂર્યનારાયણની ભક્તિ બધાના માટે અતિ આવશ્યક ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે સૂર્યનારાયણની સ્તુતિ કરે છે માતા પિતાને વંદન કરે છે એવું ભાગવતમાં લખ્યું છે તમે દ્વારકામાં ગયા હશો દ્વારકામાં દ્વારકાનાથના સન્મુખ દેવકીમાનું મંદિર બરાબર ભગવાનના સન્મુખ છે માલિકનો એવો નિયમ હતો રોજ માતા પિતાને વંદન કરે આપણા શાસ્ત્રોમાં તો લખ્યું છે જેને માતા પિતા ન હોય એ માતા પિતાને યાદ કરીને પણ વંદન કરે આ શરીર માતા પિતાનું ઋણી છે માતા પિતાના ઉપકાર ભૂલશો નહીં ભગવાન માતા પિતાને વંદન કરતા સુધર્મા સભામાં શ્રી કૃષ્ણ વિવાદ એવા છે એક સેવક આવ્યો અને બોલ્યો કે જરાસંઘ રાજાઓને બહુ ત્રાસ આપો આપ કૃપા કરો એ સમય નારદ રાજાને કહ્યું કે ધર્મ રાજાને રાજસ્વ યજ્ઞ કરવાની ઈચ્છા છે આપ ત્યાં પધારો ગાયંતી તે વિશદ પરમ ગૃહે સુદેવ્યા રાજ્ઞામ સ્વશત્રુવધમાત્મવિમોક્ષણ ગોપ્યશ્ચ કુંજરપતેર્જનકાત્મજાયા પિતૃષ્ટલબ્ધશરણામુનયો વયમ છે પધાર્યા છે પ્રભુએ ભીમસેનને યુક્તિ બતાવી યુક્તિથી જળાસંધને માર્યો છે રાજશ્રી આરંભ કર્યો ચૈત્ર શુદ્ધ પૂર્ણિમાના દિવસે રાજશ્રી યજ્ઞનો આરંભ કર્યો સંતો એવું વર્ણન કરે છે એક વર્ષ પછી ચૈત્ર શુદ્ધ પૂર્ણિમાના દિવસે પૂર્ણાહુતિ થઈ એક વર્ષનો યજ્ઞ હજારો ઋષિઓ સાધુઓ મહાત્માઓ તે યજ્ઞમાં આવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ વિરાજેલા છે ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકશે નારસી યજ્ઞની સમાપ્તિમાં સૌથી પહેલી પૂજા કોને કરવી એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે ઋષિઓએ નિર્ણય આપ્યો દ્વારકાનાથ શ્રી કૃષ્ણ વિરાજેલા છે એ પરમાત્મા છે એમની પૂજા શ્રી કૃષ્ણની જ કરવી જોઈએ ઋષિઓ એવો નિર્ણય આપ્યો